કુસંગ તો દુઃખ લાવે બે જાતના સંગ એક કુસંગ અને બીજો સત્સંગ સત્સંગમાં આવવાથી પ્રકાશ થાય બળતરા બંધ કરી દે અને કુસંગ બળતરા ઊભી કરે હવાઈનો દારૂ હવામાં ઉડાડે ને ધોતિયું બળે ને સળગાવી મારે તેવું આ કુસંગનું છે માટે કુસંગને પ્રત્યક્ષ અગ્નિ જાણજે આટલી ચરી પાળવાની ચરી પાળે તો ફરી રોગ ઉત્પન્ન થાય નહીં હોટલોમાં ખાવું એ પરમાણુ રાશિ છે એ કુસંગ છે આ જગતમાં કશું જાણીને ના કપાય અજાણે કપાય માટે ચેતતા રહેવું આખો સંસાર કુસંગ સ્વરૂપ છે અને પાછો કળિયુગનો પ્રભાવ સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવા શુદ્ધ પરમાણુ દાખલ થાય સત્સંગ કર્યો ક્યારે કહેવાય કે જ્યાં બધા જ દુઃખો જાય તો જો દુઃખ ના જાય તો તો કુસંગ કર્યો કહેવાય ચામાં ખાણ નાખીએ તો ગળી જ લાગે ને સત્સંગથી સર્વસ્વ દુઃખ જાય કુસંગને લીધે દુઃખ મળે છે કુસંગ દુઃખ મોકલે અને સત્સંગ સુખ આપે અને અહીંનો સત્સંગ તો મોક્ષ આપે જ્ઞાની પુરુષ આખા જગતમાંની નિષ્ઠા જગતમાં ભટકતી વૃત્તિઓને ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે ને કામ થઈ જાય આ તો મુક્તિનો ધર્મ છે અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ એટલે નિરંતર પોતાનું સ્વરૂપ જ યાદ રહે નહીં તો કોઈને પોતાનું સ્વરૂપ યાદ ના રહે પણ પ્રગટ જ્ઞાની પુરુષ એ દીવડો સળગાવી દે એટલે સાક્ષાત્કાર થઈ જાય કુસંગથી પાપ પેસે અને પછી પાપ કેડે આ નવરો પડે ને કોઈ કુસંગ મળી જાય તે પછી કુસંગથી કુથલી વધે ને કુથલીના ડાઘા પડી જાય આ બધા દુઃખો છે તે એના જ છે આપણને કોઈનું બોલવાનો અધિકાર શો છે આપણે આપણું જોવાનું કોઈ દુઃખી હોય કે સુખી પણ આપણને એની સાથે શી લેવા દેવા આ તો રાજા હોય તો એ તેની કુથલી કરે પોતાને કશું જ લાગે વળગે નહીં એવી પારકી વાત ઉપરથી દ્વેષ અને ઈર્ષા અને તેના જ દુઃખો છે ભગવાન શું કહે છે કે વિતરાગ થઈ જા તું છે જ વિતરાગ આ રાગ દ્વેષ શાને માટે તું નામમાં પડીશ તો રાગ દ્વેષ છે ને અને અનામી થઈ જઈશ તો વિતરાગ થઈ ગયો ભગવાને કહેલું કે જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી તું જે તળાવમાં પડ્યો હોય તે જ તળાવમાં પડી રહેજે બીજા તળાવમાં જઈશ નહીં બીજા તળાવમાં તરવા જઈશ તો કાદવમાં ખૂંપતો જઈશ તે તળાવના કાદવના પાછા ડાઘ લાગશે જ્ઞાની મળે તો એ તળાવમાંથી ઝટ બહાર નીકળી જજે જ્ઞાની પુરુષ મળ્યા તો બધા તળાવનો તું માલિક થઈ જઈશ ને તારું કામ થઈ જાય તને તળાવમાંથી એ તારશે જ્ઞાની પુરુષના સંગમાં જ્ઞાનીનો પાસ લાગી જાય આ જો હિંગનો પાસ કોઈ તપેલાને લાગી ગયો હોય તો છ મહિના પછી એ તપેલામાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય આ હિંગના પાસની છ મહિના સુધી અસર રહે છે તો કુસંગનો પાસ લાગે તો તો અનંતકાળ તમારા બગાડી નાખે એવું છે તેમ સત્સંગનો પાસ પણ એટલો જ રહે પણ સત્સંગ વધારે વખત મળવો જોઈએ આ એક જ શબ્દ મહી પેઠો કે અલ્યા આ દુનિયા ચલાવવા માટે તો આવું કરવું જોઈએ તો થઈ રહ્યું સંસ્કાર બગડ્યા વગર રહે જ નહીં આ સંસ્કાર તો ક્યારે બગડે એ કહેવાય નહીં આ જ્ઞાન હોય તો જ સંસ્કાર ટકે કોઈ સંત પુરુષ હોય અને આખી જિંદગી સંત પુરુષની રીતે રહેતો હોય ને દૂધનો ધંધો કરતો હોય ને કોઈ માણસ મળી જાય ને કહે અલ્યા આ જો તો ખરો તારો બાજુવાળો કેટલું બધું કમાયો છે અને તું તો સાવ આવો જ રહ્યો ત્યારે સંત પુરુષ પૂછે એ શી રીતે કમાયો પેલો માણસ જવાબ આપે દૂધમાં પાણી નાખી નેસતો અને આ એક જ શબ્દ પેલાની મહી ઉતરી જાય તો બસ થઈ રહ્યું આ એક જ શબ્દથી એના આખી જિંદગીના બધા સંસ્કાર ઉપર પાણી ફરી વળે આપણને વિષયોમાં ના પડવું હોય તો એ લોક પાડે આ તો સંગ દોષથી છે બધું જો સારો સંગ મળે તો કશું જ ના થાય આ તો સારા સંગથી ગુલાબ મળે અને કુસંગથી કાંટા મળે એવું છે કોઈ પરાણે દારૂ પીવડાવે તો ના પીવા માટે તાયફો કરવો પડે કહી દઈએ કે ડૉક્ટરે ના પાડી છે અથવા ઘરમાં પેસવા જ નહીં દે આમ જેમ તેમ એને ટાળી દેવો કુસંગથી તો છેટા જ ભલા વિતરાગ ભગવાન કેવા પાકા હશે તે સમજીને છૂટ્યા જેનાથી તાપમાં દુઃખ સહન ના થાય તેથી તો તે કાદવમાં પડ્યા છે ભગવાન તો કહે છે કે અહીં તપેલો સારો પણ કાદવમાં પડ્યો તો તો થઈ રહ્યું તપેલો તો ફરી ક્યારેક ઠંડો થાય પણ કાદવવાળો ક્યારે છૂટે એક ફેરો કાદવમાં પડ્યો પછી તો કશાયનું સંગ્રહસ્થાન ઊભું થઈ જ જાય પણ તાપમાં તપે તો કશાય તો મોળા પડે આ તો કાદવમાં પડેલો હોય તેનો સંગ થાય અને એનાથી તો આપણા કશાય ઓછા હોય તો એ સામાવાળાના કશાયો આપણામાં પેસી જાય એક ફેર કાદવમાં પડ્યા તો પછી બહુ ભારે પ્રતિક્રમણ કરી નાખવું કે હવે ફરી ના પડો પણ એ મિથ્યાત્વીમાં પડ્યા તો તો એ કશાઈ તે એનાથી આપણામાં કશાયો ઊભા થયા વગર રહે સત્સંગ નિરંતર માર માર કરે તે સારો પણ કુસંગ રોજ દાળ ભાત લાડુ જમાડે તે કામના નહીં એક જ કલાક કુસંગ મળે તો એ કેટલાય કાળનો સત્સંગ સળગાવી મૂકે આ જંગલના ઝાડવા ઉછેરતા પચ્ચીસ વર્ષ લાગે પણ તેને સળગાવી મૂકતા કેટલી વાર લાગે જ્ઞાની પુરુષ તો કેટલું કરે રોજ કાળજી રાખીને જંગલમાં છોડમાં વાવે અને કાળજી રાખીને ઉછેરે તેને પછી સત્સંગરૂપી પાણી પીવડાવે પણ કુસંગરૂપી અગ્નિને તે છોડવાને બાળી મૂકતા કેટલી વાર સૌથી મોટી પુણ્યય તે કુસંગ ભેગો ના થાય તે કુસંગીઓ કંઈ આપણને એમ કહે છે કે અમારા ઉપર ભાવ રાખો તેમની સાથે તો ઉપલક જ જાળીએ રહીને જય શ્રી કૃષ્ણ કહેવા સચ્ચિદાનંદ સંગ શું ના કરે કેવળ જ્ઞાન અપાવે